એ વાત કેમ કરો બધી થાય વાત પૂછવું કે નહીં મળે શ્રોતા થવાનો તો પ્રયત્ન કરજે વક્તા થઈને શ્રોતા કેવું એટલે પૂછતા કરીને પૂછતા કરે તો વક્તા બોલે હું તો શ્રોતા થયા ભગવાન કહ્યું તેવું કરવા દો તૈયાર નથી તૈયાર નથી ચા પાણી પીએ નાસ્તો કરીએ એ બધું કરીએ પણ પેલું પેલું નહીં ફાવે આવા દુષ્મકાળમાં સાહેબ આવી વાતો કરો કે તો દુષ્મકાળ ચાલે જ ચા નાસ્તાની વાત કરો કે કરો એ વાતચીત કરશે ત્યારે આપણે અનુકૂળ આવડે એવું કહીશું આ ખરું છે ખોટું એ જતું પણ માર બેઠક છે આ અમે જે કહીએ છીએ તે ખરું છે અનંતરતા જે કરી છે તે ફરી કરવાનું રહેતું નથી નથી કર્યું તે કરવાનું છે આનું આજ અનંતરતા જે કર્યું ભટક ભટક ભટક ભટક ભટક ભટક ભટક ભટક ભટક એમાં તૃપ્તિ તો નહીં પણ સંતોષ બહુ સારી રીતે ના થયો ભલે તૃપ્તિ ના વળે તૃપ્તિ તો જ્ઞાન વગર વળે નહીં બધા સંતોષ તો થયો છે પણ સંતોષ છે વાતચીત કરશે ભાઈ બે વાક્ય કોઈ અમુક થયો નથી સાંભળ્યું ના થાય જય જય જ્યાં સુધી કોઈ ગતમાં છે મતમાં છે તો સંકિત પણ થાય ગતમતમાં સંકિત ના થાય ગત ને મત સંસાર જે મુક્તિ ના આપે એમ ગતમાં મુક્તિ ના આપે સંકેત ના આપે સંકેત ના ખરે સંકેત એટલે શું દાદા સંકેત કોને કહેવાય એ કશું જાણતા નથી સંકેત કહો ખરા બધા નહીં ખબર ખબર નથી શું છે આપણી પાસે શું છે તે ખબર નથી એનું ફળ છે શું સંકેત કોણ છે પાછળ શું છે પાસે નામ ને પોતે બે એક વસ્તુ ના હોય બે એક જ વસ્તુ બધું જુદો હોય નામથી આપણે નામી કહેવાય શું કહેવાય નામી નામના જયંતિ કઈ નામ અને તમે નામી એટલે નામના ઘરે ધારણ કરનારા તો તમે કોણ એ તો જાણતા એટલે મિથ્યા એટલે આ સંસાર તકલાદી ચીજોમાં શું ફરવું તકલાદી ચીજોમાં ટેમ્પરરી એડજસ્ટમેન્ટ શું કરવું એમાં મિથ્યા કરવું અને શાશ્વતે શું કરવું કાયમને શું કરવું એમ સંકેત આ સંસારી સુખોના સુખ માનવા એમને મિથ્યા કરવું અત્યારે સુખ મનાય છે ને દુઃખ એ મનાય છે અને તે વાતમાં તો ફીર મારું નહીં કોઈ જૈન હાથ કોઈ જૈન માને ને એવી વાત છે પણ છતાં બધા જૈન માને છે કારણ અત્યારે આગળ બધું ફરી રહ્યું છે ગાઢ આગળ થઈ રહ્યું છે તો ગીતા એટલું ભાણા જ નથી અને સાચો જઈને કોઈ રહ્યું છે જઈને આ બધા નામ જૈન છે જેમ લક્ષ્મીચંદ હોય એને આપણે કઈ પહોંચેલે ધર્માદા આપો કે મારું નામ લખી છે રૂપિયા નથી એવા નામ જૈન છે ગુણ નથી એના જૈનના ગુણ નથી ભગવાન સાયન્સ જાણવા જેવું છે મિત્રા પણ સાયન્સ જાણવા જેવું છે જાણી અને આત્મારે જાણવા જોઈએ થાય છે પણ સમય નથી મળતો જાતના ભાઈ આ માર્ગમાં ક્યારે ક્યારે હાથ ધોઈ જશે તેનું ઠેકાણ નહીં ક્યારે ઘર પછી વધી જશે તેનું ઠેકાણ નહીં ક્યારે જશે આ રીતનું ઠેકાણ નહીં ક્યારે આખી એનો ટાઈમ નથી તો એમાં કઈ કઈ શક્તિથી કઈ દ્રષ્ટિથી નિરાંતવાદી બેઠા છે તે સાઈડ માને છે જૈવિક છે ધંધો તો કરવાનો હોતો હશે ધંધો કરવાનો આટલી બધી આટલા બધા ભયમાં ધંધો હોતો હશે ધંધો તો બળદ એ કરે છે ને ખેડૂતોનો બળદ આખો દાડો ધંધો કરે અને ઘાંસીનો બળદ એ આખો દાડો એ આખો દાડો છે જયારે ભરવાનું કશું આટલું વિનિંગ લાઈફ જે ભરવાથી કમાતા હોય લોકો કમાતા તો કમાયેલા દેખાય અને એમ થાય કે હવે કમાઈ રહ્યો બોલે વધુ કમાવાની ભાવના છે ને વધારે ને વધારે ભેગું કરવાની ભાવના છે હિન્દુસ્તાન ને તમારે એટલું છે ને હોય છે ને તો પછી એટલા બંધ બહુ સારું નથી ને એટલી શાંતિ નથી ને હે એટલી નથી ને કોણ હિન્દુસ્તાન જમાડે કેટલું નાનું નામ દર લખે લખાવે ક્યાં છે નથી રહ્યા નથી કોઈ આટલા સુધી દળ કરી જાય હિન્દુસ્તાન જમાડી છે એટલે ઝઘડો થાય છે કોઈ નહીં ઝઘડો થાય છે નથી કોઈ કેવડા છે કે અમે ઝઘડું છીએ આખો ચાલો ભાઈ ફૂટી ગયો હોય ને તો માજી અહીં બેઠા બેઠા શું ફૂટ્યો માજી કપાળ ફૂટ્યું આત્મા એ રૌદ્ર ધ્યાન શું ફૂટ્યું એટલે શું ફૂટવાનું થઈ ગયું આત્મા ફૂટો તમારો પહેલો પછી પાલા તો ફૂટા જ કરવાના પણ તમારા આત્મા ફૂટી ગયા હતા શું ફૂટી ગયા છે જીવ રહેતો નથી નથી રહેતો શું રહેતો શાંતિ આત્માની જરૂર છે કઈ તો હમણાં જે પડે છે આ લોકો તમારી જેનાથી થાય તે જાણતા નથી તેનાથી જો જાણતા ઘેર કકડાટ ભાર કકડાટ શી રીતે જીવે છે તે જગત આ મનુષ્ય શી રીતે જીવે છે તે જગત ઘેર કકડાટ તો થાય ને બાલા ફૂટે એટલે સંભાવ રાખો તો રીત કકડાટ થાય છે સંભાવ ના રાખો તો કકડાટ ના થાય આ સંભાવ રાખ્યો તેથી કગાટ થાય શું સંભાવનો ઓળખો નહીં સંભાવ કે છે ને સંભાવ સંભાવ સંભાવ સંભાવ હોય તો આગળ વિસંભાવ ના હોય શું કહ્યું વિસંભાવ ના હોય સંભાવ હોય ત્યાં તો વિસંભાવ ના હોય કેવી રીતે વિસંભાવ જેને મમતા વધી હોય તેને પાલો ફૂટે ત્યારે સહન થાય ખરો મમતા વધી ગયો પાલો ફૂટે સહન કેવું થાય પોતાનું હિતય ના થાય સંસારી હિતય નહીં થતું તેમ પરમાત્મનું હિત નહીં થતું સંસારી હિત તો કોનું નામ કહેવાય એ ઘરમાં કોઈ જયારે મતભેદ ના પડે પાંચ ફાલા ફૂટી જાય કે પોતાની પર અગ્નિ પડી હોય પોતાની પર દેવતા આમ પડ્યો હોય બેન ના હાથે કે બાયરે બહેરી ના હાથે મારા હાથે તો પણ સિદ્ધે જેટલો સંસાર ચલાવતા આવે તો સંસારમાં જ ભોગ મળશે અને તણું છે ગમે શું ધર્મ કિંચિત માત્ર કેસ ના થાય અને કોક દાડા ઘરમાં એકાગ્ર હોળી આવે છે ને હિન્દુ એકાગ્ર હોળી હોય આવે તેનો બધો નથી રિયલમાં હોય પણ આડે દાડે કશું નહીં આપણે બેંકમાં રૂપિયાના એના પ્રમાણના માલિક બેંકમાં બધા મારા રૂપિયા છે તેથી કરીને પાંચ વીસ રૂપિયા બેંક એટલે હાથમાં મનનું માને કહ્યું ખોટી વાત છે આ મનનું માને મનનું માનવું ના રહેતું એટલે આપણે મનમાં માનીએ દરજી છે મનાય છે જ રૂપિયા ના હોય તો માનીએ બેંકમાં છે શું જ મનાય લખવાનું નહીં પેલા છે લખવાનું નહીં આપણા પૈસા પડ્યા છે માનવાનું શાંત રહે છે એ બરોબર પાસે ને અને એનો અર્થ છે શાંતિ પ્રદર્શન થઈ ગયું મતભેદ ના થવો જોઈએ દ્વેષ ના થવો જોઈએ સંકાસ ના થવો જોઈએ અને જીવન જ કેમ કહેવાય છે જ્યાં પોતાનું જાહેર કરી દે રાખીએ તમારું બધું હિત જ નાખ્યું છે ને આ સુના લાયા છે હા હે બરોબર એ ગિરેકી છે નહીં બરોબર હિત કરી તમામ લાગુ થાય નિવૃત્તિ આવી જાય તો આવી જાય આવે ત્યારે આવીએ <laughs> તમને વિચાર કરીએ લક્ષ્મી છે જવું રેડો પડ્યો પડી પડી ક્યાં રેડો પડ્યો છે ક્યાં પડ્યો કોઈ વસ્તુ હોય જ છે ખ્યાલ આમ પાસે જઈ અને કહી દેવાય મને આપી દે પછી આપી દે એટલે બધું પણ એ બધું ખોટું રહે ને મેરેજ થઈ જાય તમે થોડી આ માણસ થોડી ચીજ કોઈ માણસ છૂટી શકે જ નહીં આ એ કોઈ પણ માણસ ઘરમાં કોઈ જન્મ નથી જેના ઠંડા જવાની પોતાની શક્તિ હોય અંદાજ જવાની પોતાની સ્વતંત્ર શક્તિ હોય એવો કોઈ માણસ જન્મ નથી જ્યારે શું પડે પણ ઠંડા જવાની શક્તિ શું છે વિચાર તો લાગે છે ને ઠંડા જવાની શક્તિ નહીં થવા લોકોને જયારે અત્યારે ખબર પડે જતા છે માટે આ શક્તિ તો નથી જ નથી કોઈ સંઘર્ષ તો બીજા શું બીજું શું કરવાના થોડું ત્યાગ કરું શું વિચાર શું અપાયું કરે એટલું મારે ત્યાગ કરવો છે થતો ત્યાગ કરવો બીજા લોકો તો જરૂર નથી ત્યાગ તો વસ્તુ જ ત્યાં તો છે શું કહેવાય આ એટલે પછી એનો ઉદય ઉદય કર્મ થયો છે ત્યાગ માં શું થઈ ગયું એટલે ઉદય કર્મ કરાવે કેવું એ લાગે છે તમે ક્યારે ત્યાગ કરી શકાય પોતાની શક્તિ કઈ છે પોતાની જાણતા નથી આ સત્તા કઈ છે દાવી દે કે છે ના આપે ઘર પાસે કે તું અજ્ઞાનકાર જોત બરાબર છે અજ્ઞાન શીખશે રાગ દેશ ને અજ્ઞાન તેમાં અજ્ઞાન જોશે તો મોક્ષ કાઢવું છે જ્ઞાન હે કાઢવું છે એટલે ફી ભરવાની સમજી ચાલે જેટલી માંગો એટલી યાદ ના હોય હવે તો છેડો આજે તમે હવે ઓછો ના ઓછો હે વિચાર ની રાખશે વિચારની લિમિટ છે શરીર કલાક ના વિચાર કરવાનો તેથી બધા આગળના વિચાર ના કરવાનો તો બહુ મોટા વિચારવાની જગ્યા પાંચ દિવસ પાંચ દિવસના આગળ ના કરવા જોઈએ વિચાર તો પછી મળતા સુધી ના થઈ રીતે ના કરવા મળતા સુધી છે સુધી આન્સર કરવા જોઈએ જે જીવી ને બધી પાયા તો કરે છે ચિંતા કરી અગ્રસર કરો એનું એનું નામ ચિંતા આ ચિંતા છે અગ્રસર એટલે મનમાં પોતાની બુદ્ધિ વિચાર એવું કરે આનું કામ થશે ને તેમ થશે ને તેમ ભગવાન થશે એ બધું અગ્રસર કરે એ આપી જાય ખરાબ છે એમ કેવું એટલે રહી ગયા આપણે ખરાબ થઈ ગયું પરત કરવાનું શરૂ કર્યું તો ફેરવ થઈ એકાદ બે પર બોલાવે પછી રોજ ચાલવાનું થઈ આવે છે અગર તો કલાક અમારો સાંભળો આચાર તો આચાર તો સાંભળવાનો ટાઈમ નથી અત્યારે એની આગળ એ થાય છે તમે આવો ને તો સાંભળો તમે દૈન ભાવ થતા જ્ઞાની પુરુષ જીવ કહેવાય અને જીમની પાસે એક કલાક સાંભળે એટલે દૈન થાય તો સારા કહેવાય જીમ પાસે સાંભળતું નથી ધીરે એટલે આત્મજ્ઞાન કેવું અને જીનેશ્વર એટલે આત્મજ્ઞાન એનો ઈશ્વર કરો જાણવું પડશે બધું આ તો ધ્યાન શું છે કરવું પડશે હીરા હીરાના ને હોના ખબર પડે ને આપણે તમને આ હીરો છે ને આ હોનું છે ખબર પડે ને અને આ ચાંદીના વાસણ છે ને આ હોનું છે ખબર પડે ને એવું આ ધ્યાન શું છે ને આ ધ્યાન શું છે એ બધું ખબર પડવી જોઈએ આ તો આ ધ્યાન ધ્યાન કશું ચાલતા બીજું બધું જાણ સંસારની જરૂરિયાત પણ હમણાં ના આવે આનું શું કરવાનું થોડું પૂછનાર નથી રાખનાર નથી ઇન્કમ ટેક્સ નથી આનો ટેક્સ નથી કોઈ દંડ નથી કોઈ દંડ કરતા હોય ને એટલે આપણો નહીં જાણે જઈને બાર દસ હજાર દંડ કરી કરતા હોય દંડ નથી ભટકવાનું આવે ભટક ભટક જ્ઞાન છે એટલે તરત જ ફળ આપનારું લાભો લેવા જવું પડે નહીં તરત જ રિઝલ્ટ અને તો પછી અમારી અમારી કઈ આજ્ઞામાં રહે ને તો મહાવીર ભગવાન જે છે સમાધિ રહ્યા કરે અમારી કઈ આજ્ઞામાં સમાધાન અને આજ્ઞામાં અંતરાય આવે છે એ અંતરાય ધીમે ધીમે ઓછા થતા જાય પછી સમાધિ સમાધિ શું છે જાણતો નથી શું છે જોઈ નથી સાંભળે નથી અનુભવે નથી હેન્ડલ મારેલી સમાધિ છે નહીં તો પછી મૂર્છા થયેલી લગ્ન આવે ત્યાં મૂર્છા કામ કરે અંદર કોઈ લગ્ન તમને ચાલતો એમ લાગે રાખતો હોય થાય એના શાંતિ મૂર્છા કહેવાય શું કહેવાય તો બંગલો સારો બનાવ્યો હોય ત્યાં આગળ જ્યાં રહેવા જવાનું થાય છે મુસાફ પણ થાય છે શાંતિ વ્યવસ્થા આવે છે લઈ રહી એ આશ્રમ વિજ્ઞાન આના માટે બહુ તૈયારી રાખી છે આવું સહેલું સરળ હતું તો પ્રાપ્તિ ના થાય એ વાતચીત કરજો પડે હા સંસ્કૃતિ બધું થાય બીજું બધું મળે જ્ઞાની નો પરિવાર જે ચોવીસો ને બનાવવા છે ચોવીસો ને બનાવે છે ચોવીસો જ્ઞાનીઓને બોલાવા છે બધા જ્ઞાનીઓને ચોવીસો જ્ઞાનીઓ બોલાવા છે બધા ભાવના છે એ ભાવના પગલાં ક્યાં થયો જ્ઞાનીને પગલાં હોય છે એ એટલો જ નુકસાન થયો ભાવનગર ના થયો એ જ ના થાય એ ડાયરી કરતા મને લાગતું જ નથી ભૂલે જાગવાય નથી પણ છતાંય છે ગોઠો ગોઠ કર્યું તમે ગોઠો જો કોઈ ના ભૂલી ગયું ના હોય જ્ઞાનીના જ્ઞાની પગલું જ નથી કરવું રજા જ કહેવાય હું કહે એમને પૂછતા સડક ઉપર ચોકીદાર ઉભા રાખે ને આપણી ગાડી કોઈ જવા ના રહ્યા છે ઉમરાવા ઉમરાવા ઉમરાવા જાણ્યા વગર તો આ લોકો ચેતા લે આત્માનું જ્ઞાન ત્યારે થાય કે કરતા પરથી લઈ જાય તાર હું આ કરું છું એ ભાન તૂટી જાય ત્યારે આત્મા જાણે કહેવાય હું કરું છું એ ભાન તમને થઈ નથી આ કરું છું એવું ભાન થયું તમને આ સંસાર ચલાવું જેવું ભાન નથી તમને કોણ ચલાવે થાય ત્યારે મેં આ કેવું સરસ સંસાર મેં કર્યું હતું અને ખોટું થાય ત્યારે નહીં કરે તો મારા શરમના ઉદય સાધુ તમને છે એવું બોલે છે કરતા પદ સુધે નહીં કોઈ કારણે કરતા પદ બધું છે તો કરતા પદ નહીં છૂટે હું કરતા છું ભંગ છૂટે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા દેવાનું નથી ત્યાં મોક્ષના દરવાજામાં કોઈ ચર્ચા દે નહીં કરતા પદનું ભાન છૂટે નહીં ત્યાં સુધી અહંકારી કહેવાય અહંકારી એટલે ભ્રાંતિ સંપૂર્ણ ભ્રાંતિ કહેવાય જ્યાં ચર્ચા ના દે જય કરતા પદ નું ભાન તૂટી જવું જોઈએ ના તૂટી જવું તૂટવું બધા સિદ્ધાર્થ બોલે ખરા પણ સિદ્ધાર્થ ના કઈ ભરે છે ને એ તો કરતા પરનું ભ્રામ તૂટે કરતા કોણ છે સમજાય ત્યાર પછી જ તે કામ આવે છે તો કેમ ચાલે સિદ્ધાર્થમાં વાત તો બધા કરે અને કઈ દાડો વળે છે પછી વળે બીજું લોકોને સંસારમાં સંસારની જાગૃતિ જ પૂરી આવી નથી અને મોક્ષ સંબંધમાં તો ઊંઘે છે અધ્યાત્મ વિષયમાં તો બિલકુલ જગત આખું ઊંઘ્યા કરે છે સાધુ તેમના શું આચાર્ય બધા અધ્યાત્મ વિષય બધો ઊંઘે જ છે અધ્યાત્મ વિષય જે છે એમાં તો ઊંઘે જ છે બધા હજુ સંસારમાં જાગૃતિ પૂરી થઈ નથી સંસારમાં જાગૃતિ કોનું નામ કહેવાય સંસારમાં જાગૃતિ કોનું નામ કહેવાય કે પોતાના ઘરમાં ફ્લેશ થવાનો પ્રસંગ ના આધારે એમ સંસારી જાગૃતિ તમને સમજવાનું શું કહો ધોરણ છે પોતાના ઘરમાં ક્લેશ થવાનો પ્રસંગ જ ન ઉત્પન્ન થયા છે એનું નામ સંસારી જાગૃતિ કહેવાય એવી જાગૃતિ એટલે લગાવી ગયા ઉપાસમાં છે આ સંસારની જાગૃતિ ઉત્પન્ન થઈ મોટી જાગૃતિ વાત પણ થઈ છે તારે સંસદ દૂધી હોય છે મને આટલું આખું જગત ઊંડો છે નથી ધ્યાન બી આપ્યું ધ્યાન બી ભાન હોય જગત સંસારનો પણ ઉગાડ્યો છે થોડી વિચારી છે સમજા નહીં વિષયમાં તો સંપૂર્ણ જાય છે ગુજરાતી ભાષાઓ બિલકુલ પણ પછી શાસ્ત્રમાં છે ગમે તે વસ્તુ સુધારમાં જશે અને પછી લડાઈ હા એ પદ સુધા સુધા પર બાપો કરતા રહ્યા છે લોકના દરવાજા અને કરતા પર ખુલી જવું જોઈએ એમ કે છે કે આપ શક્તિ આપો એટલે મારું કરતા પર છૂટી જાય છૂટી જવું છે પડતે આવે પડતે તમારે ગાળી લેવાનું છે કરતા પર રહેવું જ નથી હવે કરતા પર રહ્યું જ નથી હવે નાસ્તિક કરતા પર છે નાસ્તિક જામે જ કહેવાય કેવું હું મનહરથી અમને કહેવું પડે એટલે મારે એમ કહેવું પડે કે આપણે આ ઊંચું કરીએ અમારે કહેવું પડે કે બીજા પણ નાસ્તી કહેવાય તો ડ્રામેટિક ડ્રામેટિક કરતા બદલાવું છું ડ્રામેટિક એટલે શું કે આને કહી એમ કે જેમ પેલા ભક્તોરી રાજા ડ્રામામાં ખોલે નાટકમાં પણ જોડે લખ્યું છે ભૂલી ના જાય એ રીતે તમે સિદ્ધાર્થમાં ભૂલી ના જાઓ અને આ કરી એવું બોલો બરોબર ને ડ્રામેટિક કહેવાય એટલે ગયું છે કરતા કરતા બધું પોતાના કરતા ગયું છે ને ગયું ખતમ થઈ ગયો ખતમ થઈ ગયો આવતો જ નથી આવતો જ નથી ગયો ગયો એટલે એવી રીતે ધ્યાન સુધી જવું જોઈએ પછી પછી તો સીધા ઉપર બધા ગાડા કર્યા કરે એક ગાડા કરે છે શાસ્ત્રો તો લખ્યું છે ઉગાડ્યું શાસ્ત્રો ગાજા ભેગા કરે એનું કોઈ ધારો અનંત અવતારથી બહાર છે કોઈ તારે વરે આ મનુષ્યો સાધુઓ આચાર્યો બધાના દેવા એટલા બધા વધી ગયા છે રોજગાર એટલા બધા લીધા છે કે સંસારમાં ફરી મનુષ્ય પણ મગવાનું છે પણ એવું મનુષ્યનું વંશજ ને ત્યાંનું જોડાણ નથી તેમાં લોકો મોટી વાતો કરવાની વિચારે તો ભાઈ આ તો આ વિજ્ઞાન નીકળેલું છે એ વિજ્ઞાન શું આખું આખું એવું તમારું ઉડાવી ગયેલું છે બરાબર આ દેવું ભ્રાંતિનું છે વિજ્ઞાન વગર ઉડે નહીં બીજું કોઈ એવો નિયમ નથી કે આ ભ્રાંતિનું દેવું ઉડે કારણ જબરદસ્ત એવું છે વિજ્ઞાન વગર નહીં આ વિજ્ઞાન ઉડાડી છે અને ઉડાડી લીધેલું શું પછી બેવ નિર્યાણું બેવ ને પછી મારે માલિક જ નથી માલકી પણ ખોઈ જાય છે પોતાનો સ્વરૂપનો લક્ષ નહીં જાય આત્માનું લક્ષ નથી કલ્યાણ થઈ જાય એટલે આ તો સાયન્ટિફિક રીતે થાય છે તો આ બને જ નહીં અત્યારે આત્મા મોગની વાત કઈ બે દેવગતિની વાત કઈ કરવાની ફરી મનુષ્યમાં થાય તો સારું છે કારણ કે મનુષ્યપણાની જાગૃતિ એટલે આપણે મનુષ્ય છે એની જાગૃતિ નથી એની જાગૃતિ નથી અધ્યાત્મ વિષયની જાગૃતિ ક્યાં રહી પણ મનુષ્ય છે તે એની જાગૃતિ મનુષ્ય છે એની જાગૃતિ હોય ને તો ઘરમાં પ્લેસમાં કારણો બધા કાઢી નાખ્યા હોય શું થઈ પ્લેસમાં કારણો રાખે ને રાખી ધરા ઝઘડાનું કારણ ના રાખે બધા પ્લેસ થઈ જાય છે બાર મહિનામાં હોળી કરે એક દાડો થાય નહીં પડે બાર મહિનામાં વહી એક દાડો આવે ને કોઈ સંતાન થાય બાર મહિના હોય આ છે એટલે ઉડાડી ગયો છે આ લાભ હામી દેવના માલિક પણ ઉડી જાય છે માલિકી પણ ઉડી ગયો છે નિષ્કાળ ભરવો પડે છે નવું ચાર્જ થતું નથી નવું ચાર્જ થવાનું બંધ થઈ જાય છે એ ચાર થવાનું બંધ થાય તો ઉકેલ આવી છે કરતા પર કરતા પર છૂટે તો ચાર સ્થળ બંધ થાય કરતા પર છૂટે નહીં ત્યાં સુધી આત્મા આત્મા ગાય કરે એમાં કશું ભરે નહીં કરતા પર છૂટે ક્લેશ ઘરમાં જાય ક્લેશમાં કારણો ના ઉભા રૌ દજાના આત્મજ્ઞાની અસ્થિમાં ભોગની વાતો કરીએ કે ભૂ ભયંકર ગુનો છે ગુનો હા તો રૌ દજાના આત્મજાર થતી જે મુસલમાનોને મુસલમાનો એ સારા મુસલમાન નથી હોતા જે ધ્યાન ખરાબ મુસલમાન રૌ દજાના આત્મજ્ઞાન હોય તે આપણા બધા આપણા લોકોને હોય તો પછી મુસલમાન આપણને ફેર શું રહે રૌ દજાના આત્મજ્ઞાન આપણે સમજમાં આવ્યું ને કોઈ જગ્યા તો ઓછો છે નહીં આફ્રિકાને ઓળખો ને આ નાના છોકરાના હાથે જેમ ના હોય ક્યાંથી ના હોય નિર્દોષતા છે ના નિર્દોષતા નથી એવું અમારે દેખાડવામાં આવે નિર્દોષતા તો હતી નથી એવી રીતે આપણે તો કચરો ના થાય નિર્દોષતા નથી હતી બુદ્ધિ ડેવલપ થઈ નથી બુદ્ધિ ડેવલપ નથી હા બુદ્ધિ ડેવલપ થાય ત્યાર પછી છે કે એને આત્મજ્ઞાન વધારે થાય જેટલું બુદ્ધિ વધે એટલું આત્મજ્ઞાન વધારે થાય જેટલી બુદ્ધિ વધે એટલું આત્મજ્ઞાન વધારે થાય બુદ્ધિ ના હોય તો ધ્યાન થાય અને એક બાજુ જ્ઞાન અધ્યાત્મ પદ પામે ત્યાર પછી હું છે એને બંધ થઈ જાય આ તો જાણે બહુ બંધ થઈ જાય શિવજ્ઞાન ક્યારે થયું કહેવાય થયું કહેવાય ક્યારે થયું ક્યારે થયું ક્યારે થાય ક્યારે થાય શિવજ્ઞાન ક્યારે થાય આપણે જ્ઞાન મળે ને એટલે અંશે જેવું જ્ઞાન થાય અંશે એ અંશ એટલે બધું વધતા વધતા સર્વ અંશે થાય અંશ જેવું જ્ઞાન થાય ત્યારે પછી સર્વાંશ થાય અહીં જ્ઞાન મળે ને આત્મજ્ઞાન તે પછી એનું પૂરેપૂરું થઈ જાય આત્મ જ્ઞાન જ્ઞાનીના આજ્ઞા પ્રમાણે વધતા જેવું જ્ઞાન જે જ્ઞાન કામ કોઈ કોઈ છેડું નથી જ્ઞાની મળે છેડું નથી નહીં તો કરોડો કરોડો વધતા રહે નથી વાંચી ચૂકવું પણ સત્સંગ કરશો તો કેવળ નજીક છે મેં કરશો તો કેવળ જ્ઞાન નજીક છે આપણે કેવળ જ્ઞાનની બહુ ઉતાર ના કરી આજે થશે રૌદ્ર જ્ઞાન આજે જ્ઞાન ના થાય તેની ઉતાર કરવી અત્યારે જે જરૂરી હોય એ ચિંતા થાય છે તો કઠોળે ચીજ જાય છે એ વસ્તુનો તમને ખબર પડે થાય છે મન મનની સંકલ્પતા તો મન તો બોલ કર્યા જ મન મન બોલે કરે મનનો ધર્મ બજાવે છે મન મનોધર્મ બજાવે તો આપણને નુકસાન ના હોય આપણે આપણે કોઈ આપણા ઘરમાં છે મોટા ભાઈ આપણને કચકચ કરતા હોય અને સાચી ના હોય ખોટી હોય કચકચ તમે કરતા હોય તો આપણે સાંભળવું પડે ને તો આપણે શું કરવું એ આપણે સમજવાનું શું આપણે શું કરવું એ આપણે સમજવું હા એ ટક્કર કર્યા કરતા એનું મોડું કઈ બંધ કરાવી શકાય એને આપણે ભેગા મળાય નહીં પણ આપણે શું કરવું એ આપણે એડજસ્ટમેન્ટ કરી રહ્યું તમે સમજી પડે એટલે એ એડજસ્ટમેન્ટ આપણે કરીએ એવી રીતે મન મન થોડી પૂજા કરે તેમાં આપણે શું કરવું એ આપણે એડજસ્ટમેન્ટ કરવાનું આપણે બધા રહેવું એનાથી બધા રહેવું સીધું પૂજા કરે આમ વાંચો કે તો વાંચો શું કરે બધું કરે શું ના કરે મને આપણે બીજું જ છે લોકો જાગૃતિ હતી ત્યારે અહંકાર બહુ હતો શું હતો સંસારી જાગૃતિ હવે અહંકાર ઓછો થઈ ગયો ત્યારે ચિંતાથી જાગૃતિ રહે છે જાગૃતિ જ નહીં જાગૃતિ કેવી છે જેમ ચિંતા નહીં છે એમ જાગૃતિ જ ક્યાં છે અને આ ધ્યાન આપીએ તારે જ્ઞાન જાગૃતિ ચાલુ થઈ જાય થઈ ગયા પછી ખબર પડે પછી ભૂલ થઈ જાય પછી ખબર પડે થઈ ગયા પછી ખબર પડે થઈ ગયા પછી બધા ખબર પડી નથી જગત ભૂલ થઈ ગયા પછી ખબર પડી અને આ જગતના લોકો ક્રોધમાન માયા લોકો ખરાબ કામ અભ્યાસ વિષયમાં તદ્દન છે ક્રોધમાન માયા લોકો પોતાને ખરાબ આપે પોતાને કાઢવાની ઈચ્છા છે પોતાને જમાડે છે ને જમાડતા શું જમાડતા છે ક્રોધને જમાડતા છે શું જમાડો આવકાર આપી દીધી. શું કહે? આવકાર આવકાર હતી. આવકાર હતી એને. એને તમારે કાઢી દેવાનું. કદાચ કાઢી દેવાની ઈચ્છા છે. શું છે? કાઢી લેવો. કદાચ જમાડે છે કેવી રીતે જમાડે કે મહારાજ હોય તો શિષ્ય ઉપર શિષ્ય પર બહુ કરી ગયા હોય ત્યારે મહારાજના મનમાં જાગૃતિ સમજાય એ બધું સમજે હોવું બધું જાણે હોવું પણ છતાં બધા પોતાની અશાંત રહી આવે જે રીતે મહારાજ જે સિસ્ટમ થતું કરો શિક્ષણ સારામાં આપણે આટલું બધું થતું છે ત્યારે મારે તમે ના ગણે કરવા જેવો જ છે શું છે છે તમે પોતાને ખબર પડે કે આ છે એમ કહું છું એટલે એને ખોરાક મળી ગયો એટલે ભેદ જાય નહીં તમને સમજ પડી આવે એ તમે જમાડતા છો ખરા એટલે આખું જગત આવી જમાડે છે અને તો કાંઈ પોતે ઉભરાવું છે શું થાય છે ઉભરાવું હા તો કહેવાયું આવું બધું થતું છે ભગતસિંહ કરવા જેવું છે આ તો માણસ ત્યાં અભિમાન હતું આવે નહીં આ તો એમના મજા આ જાગૃતિ અભિમાન એ બે જાગૃતિ શું છે એ કહ્યું સંશોધન કાલ કહ્યું કે છે જે કહ્યું છે કે આ લોકોને વિચારને ખબર નથી તેથી આવું ખોટું કાર્ય કરી રહ્યા છે પોતાના પોતાને ખબર નથી એટલે આ કાર્ય કરી રહ્યા છે હવે કારણ કે લોકો જેટલા જાગૃત છે તેના કરતાં પ્રાઇસ વધારે જાગૃત છે વધારે જાગૃત એટલે સંસાર જાગૃત છે અધ્યાત્મ જાગૃત અધ્યાત્મ જાગૃત અધ્યાત્મ જાગૃતિ તો સમજી પછી જણાય સંતોષ થતું ભૂલો છું માન વચન કયાથી તદ્દન ભૂલો છું એવું સહેજ આવું પ્રતિકૂળ હશે ત્યાર પછી જાગૃતિ જાય અધ્યાત્મ જાગૃતિ તો કોઈ ન હોય ને બધા બાળા બાળવી બધા હોય બધું પાવલી બાળવું બધું થઈ ગયું જય બેનને બેનનો બેનને પૂછ્યું છે કે એમને કંઈ એમના એમને ઘેર ચોરી થઈ છે એટલે પાડોશીના ઉપર શક કરીને પોલીસ પકડી ગયા ત્યાંથી એમને પાડોશી જોડે બહુ વેર વેરભાવ બંધી ગયો છે એટલે એમને બહુ હેરાન કર્યા કરશે તો કે મારે મને બહુ ચિંતા થાય છે મને ગભરામણ બહુ થાય છે મને બહુ અશાંતિ અશાંતિ રહે એના માટે શું કરીએ 我们。